એ બદલાય નહીં કસી માથી લે પર ગામ મોટા ખવા દે તે થોડે થોડા આવ આવ જોડે એક બે વાર તડકી સતો સમજી કે જોડે લઈ જાય ઈ જોડે લઈ જાય લે જાલા ઓય એ સમજો કે આવતી વખતે જન્મ લેતો એ ઉદય કરવા માં જાય લેકન વો જાય નહી પણ આ આમાં જે છે ને તેને બાવ હા તો ઈચ્છા જાવશે તો ઉડી જવાના હા પૂરી જાય ઉદય કર્મ તો બધો ગયો વખત આવે તમારે થોડી પુણ્ય જોઈએ તે મારી પાંચ આજ્ઞા પાડો એટલા પૂરતી પુણ્ય બંગલા તૈયાર તો જન્મ થાય બંગલો બધો ના પડે ગાડી તૈયાર હોય બધું સાધન હોય તો ધર્મ થાય બધું સાધન હોય જન્મ થાય અને કશી ઉપાધિ છે એ જ પુણ્ય કહેવાય મોટા મોટો ઇટાલિયન ખુશ થઈ ગયો ને પણ બહુ ખુશ ચાલો ખુશ થઈ ગયો અહીંયા આવે કોઈ દાડો? અહીં કદાચ આવે ના આવે ના અહીંયા નથી આવતું જાગૃતિ પેલું બંધ કરી લોગિન કરે જાગૃત જાગૃત બધા રોગ થી સિગરેટ પીતા. બોનસ નહીં. જે પહેલા એડજસ્ટમેન્ટ અને આપડા જે આત્મા જ્ઞાન એટલે આત્મામાં શું થઈ આત્મામાં પડે એટલે આપડે આત્મા જ છીએ પડે તો જયારે પડે તો પડી જઈએ આત્મા થઈ જઈ જતી જાય છે પડે જયારે પડે તો પડી જાય <laughs> જાગૃતિ હોય ત્યારે શું થાય આપણે બધા લોકોને જાગૃતિ જમીન પર ચાલે ફુલફિલમેન્ટ થાય કે ના થાય માટે matter. what he says, uh, a woman should get married. Hmm? It's always safe and always good a woman gets married. That's what he says. Whether you get a good soulmate or not, that is a different thing. You follow? But it- yeah, but હા, હવે એમ પૂછે છે કે હું મ- મને સારો મળશે મને સારો વર મળશે એમ પૂછે છે He says that I will give you blessings and you will get good souls. Wonderful. Okay. બહુ ખુશ થઈ ગઈ wonderful Okay, yeah, so question. મા બાપ સાથેનો જે સંબંધ છે ને એનો એ એમ કે ઉલટો બની ગયો હોય એવું લાગે છે એ હું એમના માટે વડીલ થઈ ગયો હોઉં અને એ મારા માટે છોકરા થઈ ગયા હોય એવું આમ કે વર્તન છે એક્યાસી વર્ષ થયા છે તમે હેલો જય આ બધું મારું રંજન આપવું ત્યાંથી રહે એટલે દાદા લઈ જાય મને પૂછ્યું માટે ટેન્શન જતું રહે નહીં તો ભાઈ ટેન્શન જાય નહીં કોઈ ભેડું નહીં જાય ગરીબ ની રીતે નથી રીત જેમ હોય હે રીત ગણિતમાં હોય ગણિતમાં ગણિત ગણિતમાં ગણિત ગણિતમાં હોય ને દાખલો કરે તો તું બાજી દીધી છે આમ કોઈ અહીંયા દાદા કરે ગણિત ગણિત નહીં અને વાજીવાદ વાજી ગણિત ગણિત આશીર્વાદ આપો કે જે આશીર્વાદ આપો આપે ભેગા થયા છે આપે હા તો બીજા હા આજે સવારે બેબી આવી હતી ને આબુ વાળી બનાવટ છે એટલે બધી વિનાશ <laughs> કોણ છોકરી થઈ જતા એને બાળક મિસ્ટાઈ જાય મોટું આવું તૈયાર એ કોઈને ઓછો થઈ જાય ને પાછો ના એટલે મારું આ વિચાર કહેવાય વિચાર પાછા બને વિચાર તારે ઘર વિચાર બિલકુલ વિચાર ની કરેક્ટ છે જગત પડી ગયેલા દેખાય ના હોય એવાની વાત દેખાય કલ્પના મળશે કલ્પના ની જરૂર કોઈ ઉપરી નથી તમે ઉપરી છો કારણ કે અમને મુશ્કેલી આવે દાદા ને કહીએ કે આ મુશ્કેલી લઈ લો અમે તારા ઉપરી કેટલા વખત દાદા ઉપરી કહો કે નહીં પણ ગાઈડન્સ આપનાર કોઈ હોય તો ગાઈડન્સ આપનાર હોવું જોઈએ ને પછી આપડે ઉપરી કહીએ કે નહીં કોઈ ગાઈડન્સ આપતું હોય કોઈને રસ્તો બતાવે રસ્તો બતાવનાર હોય ને એટલા એટલા કોર્ટમાં જવું પડી કેમ પોતાય કાયમ માટે ઉપરીએ તો આપણે વિચાર્યું વિચારવા પણ કાયમ માટે ઉપરી કે મનનું રખું સોતા હોય ત્યારે તો એવું ના બને ત્યાં સુધી કલ્પનાઓ તો આવ્યા જ કરવાની અને પછી પ્રયત્નો કરવાનું મન થાય તમારો જે માલ ભર્યો તે નો મારે કલ્પના વાળો જ હોય એ તો તમારે ચાલ્યા કરે તમારે જોયા કરો જહેજા જેટ માલ તો અમને હોય બરાબર ગાડી આવે જય લગાડી મળે ગાડી ગાડી એમને નહીં કે આ કેવા શું બુદ્ધિ ખરાબ થઈ એટલે બુદ્ધિ ઉપાધિ કરે છે બુદ્ધિ ખરાબ થઈ હોય તો ઉપાધિ બુદ્ધિ નો લીધે બુદ્ધિ નહીં અમારા બુદ્ધિ કહે છે ને તર્ક વિકલ્પ થાય એટલે કલ્પના થાય દુઃખ થાય જે સંજોગે તે દુઃખ થાય ક્યારેક આવું કેમ કેમ તમારી બુદ્ધિ ના હોય ડખો રહે ને બધાની જ્યાં સુધી જ્ઞાન ના હોય ત્યાં જ્ઞાન થાય એટલે બુદ્ધિ ઓછી થતી જાય એમ વધારે થયું તો ક્યાંથી અને અહંકાર ના ક્યાંથી સહેજા છે એ રીતે રહેશે એ રીતે રહેશે જ્ઞાની પુરુષ હું જ નમસ્કાર કરું છું આમ ભાઈ કારણ મારે ચાર માર ખૂટતા હોય એની પૂરા કરવા પડશે તમારે કેટલા બે ત્રણ ખૂટતા છે નહીં ખૂટતા છે ચારેય ના હોય ત્યાં છૂટવાની કઈ વાત કઈ માર્ગ વગર જન્મ મન ચેતના સુધી મેળ પડવા જ ના દે ફટાકડા બધા ફૂટી જવાના હવે ફટાકડા ફૂટી જવાના છે થઈ જવાનું બે પાંચ વારમાં થઈ જવાનું બે પાંચ દસ વારમાં થઈ જવા આ કેટલા આ કેટલા આવે નવ નવ વર્ષમાં બધું કમ્પ્લીટ થઈ જાય ચોખ્ખું થઈ જાય અને ભટવાની જરૂર નહીં જે બનશે એ ખરું હવે જોઈએ હિન્દુસ્તાન નું શું લાગે છે હિન્દુસ્તાન માં હિન્દુસ્તાન ની વસ્તી અડધી થઈ જશે દુનિયાની વસ્તી અડધી થઈ હમણાં તો ગુજરાત ગુજરાતમાં બહુ તોફાનો ચાલે અમદાવાદ એ તો ઉપાધિ કહેવાય અને પછી આપણે દારૂ કોણ દારૂ કોણ દુવાન મળશે નહીં આ લોકો મુક્તિ થોડું પચાસ દેખાડશે હજી કોનો કોનો નંબર લાગશે નંબર જે ભ્રષ્ટાચારી લોકો છે આખું જગત અત્યારે ભ્રષ્ટાચારી જ થઈ ગયું છે બરાબર તેમાં બે ભાગ પાડીએ ના તો એક ભ્રષ્ટાચાર પરવણી કરાવડાવે છે એક ભાગ એવો છે ભ્રષ્ટાચાર પરવણી કરાવડાવે છે એક ભાગ એવો છે ભ્રષ્ટાચાર પરવણે કરવો પડે આ બે જાતના ભાગ પડે ભ્રષ્ટાચારી જગતમાં બે જાતના ભાગ પાડી શકાય એટલે જે ભ્રષ્ટાચાર પરવણે કરાવડાવે છે એ બધા મટ્ટીમાં મરી જવાના છે ભ્રષ્ટાચાર પરવણે કરવો પડે તે માં રહેવાના છે ઘઉં કોકડા બે જુદા પડી જવાના છે ઘઉં કોકડા બે જુદા પડી જાય પેલા પટ્ટી મળી જવાના છે આગળ થઈ ગયા બધા ખરાબ થઈ ગયા તો એના એટલે લગભગ છો ને એમની કાર નારાયણ ગોસરા કઈ ગયા કાળા બધા ઘટના બધો છે ને એટલે મારે આપણે માનવા પડે એમ નથી કપાઈ ગઈ ટિકિટો કપાઈ ગઈ એટલે ગૌમાં સરસ માં ભ્રષ્ટાચાર કરતા હતા કરવો પડે પ્રવાહે કરવો પડે કારણ ઉપરવાળો છે તેલ બેસે એટલે ડીઝલ વાળો છે કઈ ને એવું લાગી પડે ક્યાં અને રશિયા વાળાઓએ એટમ બોમ્બો બધું બનાવેલું તે હવે એમ કે છે મિલિટરી વાળા કે બધું બગડી ગયું બધું સડી ગયું છે અને બહુ ઓછી નીચી ક્વોલિટી ઓછી શક્તિ ઓછી થઈ ગઈ હા અને નીચી ક્વોલિટી નું હતું એટલે કે બહુ વિનાશ નહીં કરી શકે એટલે એ બધાનો સાફ કરી નાખશે એ લોકો એ બધું ક્લીન કરી નાખશે અને નવા બનાવશે વધારે પાવરફુલ બનાવે છે હવે ત્રીસ વર્ષ ચાલીસ વર્ષ થયા ને એટલે એટલે દાદા એમણે કહ્યું કે જે ઓરિજિનલ એમનો આઈડિયા હતો કે વિનાશ કરવો છે તો બદલાઈ ગયો આજથી ત્રીસ વર્ષમાં બદલાઈ વિચાર નથી બદલાયો હા શસ્ત્ર બદલાયું ખાલી શસ્ત્ર બદલાયું શ્રીકાંત કશું નથી કર્યું પણ આત્મા એટલે એકચ્યુઅલી શું ડિટેલમાં શું જવાય એમ એટલે આત્માને ઓળખવા મળે કેવી રીતે એમ જે કે હજુ કઈ નક્કી નથી કર્યું પણ આત્માને ઓળખવા માટે શું કરવું જોઈએ એ તો બધું નવું સંભાળી દઈશું પણ આત્મા એ શું વસ્તુ છે એમ તો પૂછ્યું તેનો જવાબ આપ્યો કે આત્મા એટલે સેલ્ફ એ સેલ્ફ કેમ ખ્યાલમાં નથી એના દરેક માણસ સારો મોટો શેઠ હોય અને આખા ગામમાં તો ક્યાં હોય રાત્રે આડા થઈએ જરા આટલી ચાલો પીએ આટલું પીએ લિમિટમાં પીતા હોય તો કશું હરકત ના આવે પણ એક દવા ફેન આવ્યા ત્યારે બે ત્રણ ગુટલા પડે કહી દીધા અને પછી એ ફેન શું બોલા પડ્યા એ શું બોલા પડ્યા કે હું હિન્દુસ્તાનનો પ્રેસિડેન્ટ છું એટલે ગામના લોકો આવ્યા ત્યાં અમને વિચિત્ર લાગ્યું કે આ કેવું બોલે છે સાચી એવું બોલે છે પ્રેસિડેન્ટ Yeah, તો પીવાથી પીવા પીવાથી પીવાથી એને અસર થઈ એટલે પોતાની ક્યાં પોતે કોણ સેલ્ફ ભૂલી ગયા સેલ્ફ ચૂકી ગયા શું થયું આપણે કઈ તમે ખરેખર કોણ છું હું તો એટલું સારો પ્રેસિડન્ટ છું એટલે આપણે સરકારમાં સેલ્ફ ચૂકી ગયેલા છે શું એટલે પછી જયારે ઉતરે ત્યારે કે સેલ્ફ સેલ્ફ કે પાછું કેમ ને કે એવું તમે સેલ્ફ ચૂકી ગયેલા કે છે હું શ્રીકાંત છું આમ છું તેમ છું આનો ધરી છું હરમામાં છું તમે કોણ છો ત્યાં ખ્યાલ નથી પેલો દારૂ બીજી ચડે છે આ મોહ નો દારૂ ચડેલો સમજ ગયું એ ભણ આવે માય સેલ્ફ ભણ આવે ત્યારે કામ લાગે એટલે ભાઈ ભણમાં લાવી નાખીએ એના પાપો ભસ્મીભૂત કરીને ભોનમાં લાવી નાખી પાપો અને તે બ્રહ્માંડથી આવે છે પાપો આવરણ રૂપી હોય છે આવરણ તે આવરણ તોડી નાખીએ પછી ત્યાર પછી પોતાને ખબર પડી હું તો આ છું તે આત્મા છું એવું ભાન થાય ને આત્મા છું હવે હું આ વાતો તો બધી કરે છે હું શ્રીકાંત છું હું મરી જઈ એવું પણ વાત કરે પણ પાછો જોડે જોડે એમ કે મારો ગયા અવતાર આવો હતો તો મરી જઈશ ગયા અવતાર એ બધા વિરોધાભાસ કહેવાય ગયા અવતાર કે માણસ પરમાનન્ટ હતો જ નહીં શું એક વાર મરી છે એવું કે છે એટલે એક બાજુ ભાન છે એવું કાયમ ના શું અને એક બાજુ મરી જશે અમે કે છે એટલે પોતે પૂરેપૂરું ભાન થયું નથી હું ખરેખર કોણ રિયલાઇઝ થઈ શક્યું નથી એટલે અમે સેલ્ફ નું રિયલાઇઝ કરી છે શું કરી આપીએ રિયલાઇઝ કરી આપીએ નું ત્યાર પછી અત્યારે ચિંતા ઉપર થાય છે કરી કોઈ દાદા ચિંતા તો થાય એમસી દવા ચોપડો છો એની કોઈ દવા જ નથી એની કોઈ દવા જ નથી એની કોઈ દવા જ નથી પછી આ દવા કેમ ચાલે છે ચિંતા ઉપાડીને સળગવું ઘરનું કહીને ચોરી કરીને ખાવ છો ઘરનું કરી લાવી કપડા ઘરમાં માગી લાવેલો મહેનત ઘરના કપડા ઘરનું ખાવાનું ચિંતા સુધી કહેવાય ગમે ચિંતા કરવાનું ગમે તે પસંદ છે કોઈ કંટ્રોલ જ નથી હોતો ચિંતા કરવી કે નહીં એનો કોઈ કંટ્રોલ જ નથી ચિંતા કંટ્રોલ રહ્યો નથી કંટ્રોલ કંટ્રોલ રાખી શકો કંટ્રોલમાં આવે તો ના કરે ને કંટ્રોલમાં આવે તો ના કરે કંટ્રોલમાં ના આવે આઉટ ઓફ કંટ્રોલ થઈ ગયું બધું એટલે કંટ્રોલ આખો સારું હું રિપેર કરી આપું પછી પછી ચિંતા ચિંતા ના થાય સારું નો શોખ નથી ને ચિંતા થાય તમે જીવ બળે ગુજરાતી આપણે કઈ થાય જીવ બળે કપડા બહાર જીવ બહાર જીવ તો કામ લાગે જીવ બળ્યા કરે શું થાય આપડે પૂછે કે જીવ ના બાજુ બધા નહીં બળે પાસે અમે પછી બધા નહીં બળે એમ પછી બોલે આખી ચોખ્ખી વાત થાય <laughs> કોઈને ચિંતા બંધ થાય ખરી કોઈને ખબર નથી તાર બંધ થાય તો તમે મારે આવે તારે બંધ થાય ત્યારે મને આવે નહીં મને ના આવે ક્યાં આવે બંધ થાય તો માન્યમાં આવે ને બંધ થાય બંધ થાય તો માન્યમાં આવે કે એ કયા ભગવાન ભગવાન કર્યું ભગવાન બનાવ્યું સેલ્ફ નું રિયલાઇઝ તમે ભાઈ ગયા ભગવાન બનાવ્યું જે બધા કેતા આવે એની કંપની બધી પાર્ટનરશીપ માં ભાગીદારી બને છે એકલા મોટો ધંધો મોટો હોય ભાગીદારી જોઈએ છે લિમિટેડ ના હોય ને વગર લિમિટેડ હોય પાર્ટનરશીપ નું હોય તો વધુ ને એનું પાર્ટનરશીપ માં બનાવી છે ને એકલા છોકરા લોકોને કહેવાથી હોંભળ્યું એ હોંભળેલું જ્ઞાન ભગવાન કે ભગવાન બોલાય એટલે ધ્યાન છે રાત્રિ ધ્યાન છોકરા સુધી પહોંચ્યું છે સાચું જ્ઞાન તો મોટી મોટા મોટા સંતોની પાસે છે બીજે હોય નહીં અને આ છોકરાઓની પાસે મારે ખોટું જ્ઞાન છે શું છે છોકરાને જાણે ભગવાન કરાય ભગવાન કરાવે ભગવાન કુંભાર ના કહેવાય ક્રિએટર નો અર્થ કુંભાર થાય કોણ બધાય એવું લાગે છે સાચું જાણવું છે આ તો છે જ લૌકિક કરવાનું છે લૌકિક બધું ભગવાને કોળી ક્રિએટ કરેક્ટ બાય લૌકિક view point relative view point લૌકિક વ્યૂ પોઈન્ટ એટલે ઇઝ કરેક્ટ ભગવાન બનાવ્યું છે પણ ત્યાં રિલેટિવ વ્યૂ પોઈન્ટ છે not by real view point વાસ્તવિક જાણવાની ઈચ્છા કરી મારી વાસ્તવિક જાણવું સારું કહેવાય બોલો બોલ છે સારું છે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી જરાય મહેનત જોડે બેઠા હોય આપણી જોડે અંદર બેઠા નિરંતર ભગવાન પણ એ ભગવાન તપાસ કરતા નથી અને બાર દીવો ને કોલ કોલ કોલ કોલ કરે માં કોળે છે બાર કોળે છે બીજે ઘેર કોળે મય બેઠા છે ત્યારે તો બસ કરવાની કૃષ્ણ ભગવાન મય બેઠા છે બહાર બહાર મય વાર દર્શન કરતા રહે બાર દર્શન કરવા જાય કૃષ્ણ ભગવાન નહીં બેઠા હોય મય તમે નહીં રહ્યું તમે બાર મૂર્તિઓ દર્શન કરાવે ખોટા ખોટા મુસલમાન વેચતા હોય કૃષ્ણના ખોટા મુસલમાન વેચતા આપણે લાઈન કરીએ ભગવાન એના અર્થ મિનિંગ લેતા ભગવાન તો તમારું સ્વરૂપ જ છે કોણ છું તો ભગવાન જ તમારું સ્વરૂપ છે પણ એ રિયલાઇઝ થઈ શકતું નથી માણસથી ગુંચાયા કરે છે અને બાયનો ધણી છું અને મામો છો કાકો છું એ જ્ઞાન એને થઈ ગયેલું છે એ જ્ઞાનમાં જ મસ્ત રહે છે માસી આવું ખરા નહીં તમારે છે કે માસી સાસુ છે કે નથી છે ને બધા છે હા એ માસી આવું થઈ બે વડે આવું થઈ બે કોઈ આવું થઈ બે કેટલી આવો એક બહેરી પણ આવું છે તો છ વાગ્યા એક જ બહેરી ગીત પણ લીધી હું વસરો કેટલા વાગ્યા The world is the puddle itself. God has not built this world at all. Only scientific, circumstantial evidence they are તમે તે વાર હેલું સમજી જાય સિયાવાના સમજાય આ ના આંકડા જલ્દી સમજી જાય આંકડા જલ્દી સમજી જાય હા પણ એ એમાં જે જાગૃતિ છે એવી જો જાગૃતિ અમા વાપરે જલ્દી સમજી જાય જાગૃતિ વધારે હોય નો ધંધો કરતા નથી લીધો છે નથી કરતા છે ભાભી કે છે કે જો એટલા કર્યા તો અહિયાં રહેત નહીં એ એટલા પૈસા ભેગા કર્યા તો અહિયાં રહેત નહીં ઇતિહાસ સારું ને તો કે અમે ઇન્ડિયામાં જઈએ ઇન્ડિયા લઈ લે એટલે લઈ લે શાંતિથી રહેવા તો મળશે એ કે ઇન્ડિયામાં શાંતિથી રહેવા મળશે શાંતિમાં રૂપિયા તો પડાય લે કેટલા પડાય પડાય પડાય લે મારી પાસે કઈ સંતોષ નથી મારે મારે ખર્ચો નીકળ્યો છે કે પછી આપણે લોકોના લઈને દાબી રાખીએ <laughs> બાકી ઇન્ડિયા વાળા આવે કાકા ખરા છૂટો આવે તેજ આવે છૂટો આવે પેલો તાળો છૂટો મોમાં આવે પેલો તેજ આવે છૂટો બે લાખ મને આપો પેલો લાખ મને આપો એ તો દાદા અહીંયા બી થઈ જાય અહીંયા પણ થાય છે એવું તો ના ના ખરું બધું થઈ જાય બહુ ઇન્ડિયા જેટલું નહીં અહીં તો ના કહી દીધી ના કરે તો તો કોઈ આપતા નથી તો મળે બધું ભાઈ મારે આ જગ્યા જરૂર મારે કોઈ આવવાની જરૂર નથી આ ફરી નહીં ચાલી કરું આ ભૂલ થઈ ગઈ એ ફરી ભૂલ થઈ થઈ આ ફરી ચાલી નહીં કરું કે આટલા બધા લખવા લખવા એક પરિણામ કેટલા લખવા કેટલી ઉંમર થઈ મારી બેતાલીસ સુખ જ છે આમ તો કઈ દુઃખ એવું નથી એ સુખ જ છે આમ કઈ દુઃખ નથી એવું કઈ દુઃખ નથી પેલું કે અમેરિકામાં એકલા રહેવું પડ્યું હતું પાછું આ ઢોકે કોણ તે જાણો છો અહંકાર કોઈ સંસ્કૃત ના હોય અનંત અવતાર શું ખોળે છે શું કરે છે એનું જે ચીજ છે એ નિરંતર સુખને ખોળી રહી છે સુખ આમાં છે કે તેમાં છે કે એમાં પછી કોઈ સારી કેરી દેખાય પણ વેપારી મન મને કે કરે આમાં સુખ છે પછી ગયા લાઈન કાપીએ કાઢી નીકળી દેવામાં નથી પછી બીજા મૂકવાય ત્રીજા મૂકવાય ખોટું ખોટું ખોટું જયારે સાધુ સુગન પ્રાપ્ત થાય છે ત્યારે સ્થિર થઈ જાય સુધી પટેક પટેક પટેક ચિત્ત મન બુદ્ધિ ચિત્ત અહંકાર ક્યારે સાચું સુખ થાય સુખ થઈ જાય નહીં તો ચિત્ત ભટક્યા જ કરે મારું ચિત્ત ભટકતું નથી ને મારે નહીં દાદા તારે ભટકે છે ખાસ નહીં દાદા નો સ્વભાવ ચિત્ત એટલે શું છે એ કઈ બીજી વસ્તુ નથી જ્ઞાન દર્શન બે ભેગું એટલે જોમ જોમ તપાસ કરે કે આમાં છે કે આમાં છે કે આમાં છે કે આમાં છે તપાસ કરે તો કઈ ના દેખાય તો પાછું પડી જાય ચિત્ત પોતાના સ્વરૂપમાં પોતાનું સ્વરૂપ નું ભૂલેલું એવું ચિત્ત